આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કોને કહેવાય કોઈના સુખને કિંચિત માત્ર પડાવી લેવાનું ધ્યાન કરવું તે રૌદ્ર ધ્યાન છે પછી ભલેને એણે ખરેખર પડાવી ના લીધું હોય પણ તે ધ્યાન તો રૌદ્ર ધ્યાન જ ગણાશે અને તેનું ફળ નરક ગતિ છે અને આર્ત ધ્યાન એટલે જે પણ કંઈ ચિંતા ઉપાધિ આવી પડે તે પોતે એકલો પોતાની મહી જ સહન કર્યા કરે ને ક્યારેય પણ મોઢેથી બોલે નહીં ક્રોધ કરે નહીં તો એ આર્ત ધ્યાનમાં ગણાય આજે તો આર્ત ધ્યાન એકલું જળવું મુશ્કેલ છે જ્યાં ને ત્યાં રૌદ્ર ધ્યાન જ છે ધર્મસ્થાનોમાં આ કાળમાં તો આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન પેસી ગયા છે તે સાધુઓને નિરંતર આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થયા કરે છે શિષ્યો પર ચીડાય તે રૌદ્ર ધ્યાન છે અને મહી ધૂંધવાયા કરે તે આર્ત ધ્યાન છે ફલાણા મહારાજને પચ્ચીસ શિષ્યો છે ને મારે તો આટલા જ છે એ ભયંકર આર્ત ધ્યાન છે અને પછી એ શિષ્યો વધારવામાં પડી જાય છે ને ભયંકર રૌદ્ર ધ્યાન કરે છે મહાવીર ભગવાનની પાટ ઉપર આ કેમ શોભે આ તો રેસકોર્સમાં પડ્યા છે શિષ્યો વધારવામાં પડ્યા છે અલ્યા ઘેર એક બાયડીને બે છોકરા એમ ત્રણ ઘંટ હતા તે છોડીને અહીં એકસો આઠ ઘંટ ગળે વળગાડ્યા આને વિતરાગ માર્ગ કેમ કરીને કહેવાય આ આર્ત ધ્યાન અને રૌદ્રધ્યાનને ફેરવવા શી રીતે આર્ત ધ્યાન અને રૌદ્રધ્યાન થાય એ આ કાળના કર્મોની વિચિત્રતા છે પણ એ જે અતિક્રમણ થયું તેની પાછળ પ્રતિક્રમણ કેશ રાખ વખતે અતિક્રમણ થઈ જાય પણ પ્રતિક્રમણ આપણે કરવું પડે રૌદ્ર ધ્યાનમાં પશ્ચાતાપ થાય તો તે આર્ત ધ્યાનમાં જાય અને જો રૌદ્ર ધ્યાનમાં યથાર્થ પ્રતિક્રમણ થાય તો ધર્મ ધ્યાન થાય આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન સાથે હોય ભલેને ભગવાનની મૂર્તિ હોય પણ તેની સાક્ષીએ આલોચના કરીએ અને ફરી ફરી તેવું ધ્યાન નહીં થાય એવો દ્રઢ નિશ્ચય કરવો પડે આપણું કોઈ અપમાન કરે તો શી રીતે મનમાં લેવું આત્મજ્ઞાન હોય તો અપમાનનો વાંધો ના આવે પણ જ્ઞાન ના હોય તો અહીંથી કહેવું કે પોતાની પહેલાની ભૂલ હશે આપણી પોતાની જ ભૂલ હશે તેથી સામો અપમાન કરે છે મારો કંઈ પહેલાંનો હિસાબ હશે તેથી પાછો વાળે છે એટલે આપણે જમા કરી લો આ અપમાન કરવાવાળાને કહીએ કે ભાઈ તું ફરી અપમાન કરતો ત્યારે એ કહેશે હું કંઈ નવરો છું આ તો જે ઉધાર્યું છે એ જમા કરાવી જાય છે જન્મ્યો ત્યારથી તે મર્યો ત્યાં સુધી બધું ફરજિયાત જ છે આ કેટલાય પાસ થઈ જાય છે કેટલાય નાપાસ થાય છે અને કેટલાક ભણતાય નથી આ બધું પહેલાંના હિસાબે રહેલું છે આ બધો હિસાબ કોણ રાખે છે આ તો મહી ગજબનું એડજસ્ટમેન્ટ છે મહી અનંત શક્તિઓ છે આ હિસાબ ચાર ધ્યાનના આધારે છે જેવું ધ્યાન વર્તે તેવું ફળ આવે અનંતકાળથી ભટક ભટક કરીએ છીએ છતાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન અટક્યા નથી તેથી તેમને સમજવા જોઈએ ઘરમાં ઝઘડા થાય તો ખમાવવું જોઈએ સામો વેર ના બાંધે તેમ ખમાવવું જોઈએ ભગવાનની આજ્ઞામાં રહેવું એ ઊંચામાં ઊંચું ધર્મધ્યાન છે આ ખમાવવું કેમ મફતમાં કેમ ખમાવાય ના જેટલું તમે આપો છો તેટલું જ પાછું આવે છે રૌદ્ર ધ્યાન અને આર્ત ધ્યાન બે જ કેળે છે બીજું બહારનું કેડતું નથી ક્રોધ માન માયા લોભ ખસેડ્યા ખસેડાય તેમ નથી ડોક્ટરે ખાંડ ખાવાની ના કહી હોય તો કેવું જાગૃત રહેવાય છે જો ડોક્ટરે કહ્યું હોય કે તમને હાર્ટ એટેક આવ્યો છે ને મીઠું બિલકુલ ખાવાનું નહીં ખાશો તો બીજો અટેક આવશે ને તમે મરી જશો ત્યારે તમે કેવા એલર્ટ રહો છો ત્યાં કેમ ચેતતા રહો છો આ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ તો અનંતકાળના મરણ છે માટે તેમને બંધ કરવા જ છે એમ નક્કી કર્યું કે તરત જ પચાસ ટકા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ઓછા થઈ જાય તમારે ભક્તિ ભક્તિ સામાયિક કે પૂજાપાઠ જે કરવું હોય તે કરવાનું જે ગુરુને આરાધ્યા હોય તેમની આરાધના કરવાની પણ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ના થાય તેટલું કરવાનું શુક્લ ધ્યાન આ કાળમાં હોય જ નહીં છતાં કોઈને જો શુક્લ ધ્યાન જોઈતું હોય ચિંતા કાયમને માટે બંધ કરવી હોય તો અમારી પાસે સત્સંગમાં આવજો અમે એક કલાકમાં જ તમને શુક્લ ધ્યાન આપીશું જ્ઞાની પુરુષ શું ના કરી શકે જ્ઞાની પુરુષ ચાહે સો કરે પણ અમે કોઈ ચીજના કરતા ના હોઈએ અમે નિમિત્ત ભાવમાં જ હોઈએ નિરંતર જો શુક્લ ધ્યાન પ્રાપ્ત ના થાય તો ધર્મ ધ્યાનમાં આ કાળમાં રહે તો એ ઘણું કહેવાય આજે તો ખરું ધર્મ ધ્યાને અલોપ થઈ ગયું છે ધર્મ ધ્યાનને સમજતા જ નથી કે ધર્મ ધ્યાન કોને કહેવાય ધર્મ ધ્યાન તો જેટલો વખત કર્યું એટલો વખત એક કલાક તો એક કલાક પણ ત્યારે આનંદ પુષ્કળ રહે અને એ આનંદનો પડઘો બીજા બે ત્રણ કલાક રહે ધર્મ ધ્યાન સમજતા નથી તો પછી કરે શું આખો દાડો રૌદ્ર ધ્યાનને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનને આર્ત ધ્યાન આખો દાડો કચકચ ભગવાને કહ્યું હતું કે ધર્મ ધ્યાનમાં રહેજો